હોય પાડોશીને ઘેર વાજા વાગે ને મારે હૈયે હાય ભાલા વાગે હાય ભાલા વાગે પાડોશી પૈણે બાયડી ને મારે હૈયે ફરે સાયડી અરે એ કચરા કાકા અરે તારી આમાં નીચું મોઢું ગાલીને રડો છો કે મેં અને આ પાનેતર ચૂડો મીઢળ મોડિયો આ બધું છે શું ભાઈ ભોગિયા આ બધું લાવી રાખ્યું છે પણ એની પહેરનારી નથી એનો આ બળાપો કરું છું અલ્યા ભોગ્યા મારા ભાગનો ભમડો અવડો જ ભરે છે નહીં તો મારા જેવો ફૂલ ફટાક્યો ફાફા મારે અને બાળાને ઘેર બબ્બે હોય આ પસલો પૈનો લલવો પૈનો પૈનો બબલો બાળો રાડવા જેવો રત્યો પૈનો ને પૈનો જેલિયો જાડો અલ્યા આ લડીના જમાનામાં આટલા આટલા પડોશીઓ પૈણા હવે મારો વારો ક્યારે આવશે અલા ભોગ્યા હવે તું ગઈ શું મારું કપાળ કરવું આ જ્યારે તમારા માગા આવતા હતા ત્યારે તમે નખરા કરતા હતા હારી ને ખોટી કાળી ને ગોરી કરતા હતા આ એમાં એમાં રખડી પડ્યા ને રહી ગયા ધોલ મૂળા જેવા ભોગ્યા તારે પગે પડું હાથ જોડે પણ કઈ તો જુઓ કાકા તમારે માટે મેં નક્કી કર્યું છે કર્યું છે ક્યાં કાળા બજારમાં એટલે કન્યા ના કાળા બજાર હા કાકા આ લડાઈના જમાનામાં જે માલ જાહેર બજારમાં ન મળે તે કાળા બજારમાં તો જરૂર મળે એટલે મેં તમારે માટે કાળા બજારમાંથી એક કન્યા શોધી કાઢી અરે કાળા બજારમાંથી કે ધોળા બજારમાંથી પણ કન્યા શોધી છે ને હા કાકા હા પણ કાળા બજારના કાયદા કડક છે તે ખબર છે અરે કડક કે નરમ તો કે આપણે બધું કબૂલ છે પછી કઈ તો જુઓ કાકા કાળા બજારની કન્યાની કિંમત તો છે બે હજાર પણ આપવા પડશે પાંચ હજાર ને બે હજાર ના દાગીના બોલો સદો કબૂલ ભાઈ કબૂલ છે ભાઈ કબૂલ તો કાકા માલના પૈસા પહેલા અને પછી માલની ડિલિવરી પૈસાની પહોંચ નહીં ને માલની જાત ભાત કે રૂપરંગની ગેરંટી નહીં ભોગ્યા એ બધું કબૂલ પણ કે કન્યા છે કેવી દુબળી કે જાળી ઊંચી કે નીચી ગોરી કે કાળી <laughs> કાકા કાળા બજારની કન્યા કાળી ન હોય તો શું ધોળી હોય એટલે આ કાળી કન્યાની કિંમત પાંચ હજાર એ સોદો તો વાયડો પડે ભાઈલા કાળા બજારના માલની કિંમત વધારે જ હોય કાકા એ કાળી કાળી પણ છે કામણગારી હાય હાય તો તો ઠીક પણ લગન ક્યારે કાળી ચૌદશ ની કાળી રાત્રે અને વહેલા કરવા હોય તો અમાસ ની અજવાળી રાત્રે કચરા કાકા આ લડાઈ ને મોંઘવારીના જમાનામાં સાદે સાદું લગન કરી નાખો એટલે વાજા ને વરઘોડો માંડવો ને જમાડવા જુટાડવાની ખટપટ જ નહીં અરે ભૂણા ભોગ્યા પિસ્તાલીસ વર્ષે મને ઘોડે ચડવાનો ચાન્સ મળે ત્યારે લુખે લુખે ને સાદે સાદું શોભે અરે વાજા હલાવશું વરઘોડો કાઢશું જાનને જમાડશું મેં પણ કાળા બજારની કમાણી કરી છે તેને કરવાની છે શું આ રેશનિંગના જમાનામાં જાન જમાડતા તો તમારો જાન જશે ને કાકા ચાર હાથ ભેગા થતા પહેલા તો તમારા હાથમાં બેડિયો પડશે તમને ખબર છે પચાસ થી વધુ માણસ જમાડવાની સરકારની બંધી છે એટલે ભોગ્યા ઊંટ કરે ઢેકા તો માણસ કરે કાઠડા આપણે અમદાવાદી એમ ગભરીએ આપણે પચાસ પચાસ માણસની પચાસ પંગતો જુદે જુદે કારણે બેસાડશું પણ જમાડશું તો જરૂર અને કાકા આ પેલા રેશનિંગ વાળા દરોડો પાડશે તો એમને સૌથી પહેલું નોતરું દઈશું ને સૌથી પહેલા જમાડશું પચીસું એમને પેટ લાગ્યું છે ને અરે વારે કચરા કાકા વાહ અલ્યા ભોગ્યા આ વાજા વાળાને એક એક કપ ચા વધુ પા કે જોર શોરથી વાજા વગાડે અને નાચના બૈરાને ખોબે ને ખોબે ખારેકો વેચો કે ગીતો ગાયા જ કરે પેલા રેશનિંગ વાળાને નોતરું દઈ આવ્યો છે ને એ હવે કાકા આ રસોઈ તૈયાર થઈ ગઈ છે ભોગ્યા પાટલા માળો પંગત બેસાડો પેલા વડોદરા વાળા અંબાલાલ મિસ્ત્રી માટે મોટર મોકલો અને ગોરધનબી માટે ગાડી મોકલો इधर कचरा भाई पूंजा भाई किसका नाम है साहब हमारा नाम है साहब हमारा लगन है साहब અમારા કંકોત્રી મળ્યા ને સાહેબ હો ગયા સાહેબ માટે નંખાવજે પતરાળું ને મેલજે ઉપર પાટલો अच्छा कितना आदमी का रसोई बनाया है तुमने એના તે વળી હિસાબ હોય સાહેબ તમારા મહેરબાની है पाँच सौ आदमी खाएगा तो अभी नहीं कूटेगा साहब आज से राशनिंग के टाइम में इतना अनाज कहाँ से लाया तुम तुम्हारा मेहरबानी है साहब अहमदाबाद में काला बाजार में सब कुछ मिलता है साहब ओवे साहब जमीन हेडो बरघोड़ा में साहब अभी तुम्हारा बरघोड़ा निकालता है साहब देखो इंस्पेक्टर साहब ये कचरा पूंजा ने 500 आदमी की रसोई बनाई है और 50 से ज्यादा आदमी को खाने के लिए बिठाया है इसने सरकारी हुक्म तोड़ा है तो इसे गिरफ्तार किया जाए अरे आप भाई लगन मारा पैसों मारो ખર્ચું હું તેમાં સરકારને શું પેટમાં દુખે છે કંઈક વેપારી લેનથી વાત કરો તો સમજે પડે કે વાત વાતના બસ પકડો જ પકડો પકડો જ પકડો પકડો જ પકડો દુનિયામાં અત્યારે લોકોને ખાવાને પૂરતું અનાજ નથી બંગાળમાં લોકો ભૂખે મરે છે ત્યારે તમને લગ્નમાં જલસા ને જમણવારો સૂજે છે તે સાહેબ લોકો ભૂખે મરે એટલે અમારે કોઈને ખવડાવવું નહીં કાલે ઉઠીને તો તમે કહેશો કે હિન્દુસ્તાનમાં વાડા ઘણા છે માટે કોઈ પરણવું નહીં આ ક્યાંનો કાયદો તમારા જેવા કાળા બજારને ઉત્તેજન આપનારને તો કાળા પાણીની સજા થવી જોઈએ અરે સાહેબ અમે તો કન્યા એ અમદાવાદના કાળા બજારમાંથી આણી છે અમને સજા કરતા પહેલા દુનિયામાં કાળા બજાર ઊભા કરનારા એ ઊંચા ઊંચા ભૂંગળાવાળા અને મોટી મોટી વાળા એ લાંબા લાંબા ડગા વાળા અને જેવો પવન પીઓ અરગની ટોપીઓ બદલનારાઓને ખુશી ગાલો ને જેલમાં એ બરોબર છે પણ હમણાં તો તમે ચાલો જેલમાં પછી એમનો વારો તો સાહેબ જેલમાં તમારે મને લગ્ન કરવાની સગવડ કરી આપવી પડશે સાહેબ પિસ્તાલીસ વર્ષે પહેલી વાર આ શરીર ઉપર પૃથ્વીનો રંગ પડ્યો છે તે હવે લગ્ન વગર નહીં ઉતરે સાહેબ કાકા હવે તો કેદી થાશે જાનૈયા ને જેલ મહી ઉતરશે જાન વરના બાપ થશે બોર્ડર ને જેલર દેશે કન્યાદાન આ જમારા કાકા એ વિવાહ ના ઢોલ વગાડ્યા છે દૂર હટો દૂર હટો દૂર હટો એ પોલીસ આ દારાદાન વગાડ્યા છે અહી અમાર શ્રી રોપુરી દાળ બાત રંધાયા છે સાદ સાક ને બજિયા સાતે પતરાળા પિરતાયા છે પેડ ઉપર પાટો મુકતાય અચ્છાચાર તમારો છે ના ચડે ના ચડે ના ચડે પ્રતું કરીએ જા ગુલામ દેશ અમારો છે એ બમરાળા ભોગિયા તે જ મને આ ગધેડે ચડાવ્યા છે એ કાકા કહો મેં શું બગાડ્યું છે તમારું કાળી કમાણી એડા વગાડ્યું છે નગારું